કઈ સુધી રાહ કાયદો કેવો છે ક્યાંથી રાહ જોવાની મને રાહ જોવાનો સવાલ નહીં જયારે ઉપાધિ આવી પડે તો એ માટે કંઈક ઉપાય કરવો કે એના માટે કઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરવા માટે ઉપાય તો એટલા માટે મન વ્યથિત રહે ઉપાય ના હોય ત્યારે નિરુપાય ઉપાય ના હોય ત્યારે નિરુપાય એટલે મને પ્રયત્ન તો ચાલુ રાખવો જ પડે તમારે તમારે ઈચ્છા ન હોય એટલે થાય એ વ્યવસ્થિત થઈ ગયું ને દાદા કઈ કામ તમારે ચલો પછી છતાંય ન થાય તો વ્યવસ્થિત ડાક્ટરે જતા રહેવાના સવારમાં આપડે આશીર્વાદ આપ્યું <laughs> ના આપડે જ્યાં સુધી જગાય તો જવું પછી પાછું ગયા તો ઠીક ના ગયા તો આગળ એક સિંધી ભાઈ હતો કનૈયા કરીને વડોદરા નો તેને સાસુ સાથે બોમ્બે હોસ્પિટલમાં મૂકેલા મુંબઈ બોમ્બે હોસ્પિટલમાં તે પછી બોમ્બે હોસ્પિટલ આવે કહ્યું બે દાડામાં આ ભાઈ જીવે નહીં માટે અહીં લઈ જાવ કે છે મહિનો રાખીએ લોકોએ પણ હવે આ ભાઈ જીવે રાખતી નથી માટે તમે અહીંથી થઈ જાવ કે એટલે પછી એ લોકો મને એમ થયું કે આપણે આ જયારે વડોદરા અમદાવાદ લઈ જવાનો છે તે પેલા દાદા દર્શન કરાવી દઈએ એટલે એ આવ્યો તો આગળ તમારું મુકામ ખેતી ત્યાં હતું ત્યાં આવ્યો મને કહે છે દાદાજી મારા સાસુને દર્શન આપો કે બોમ્બે મેં ક્યારે આવું જ ગાડી ને ગયા ખેતીબેન ખેતીબેન જોડે પછી બહેનો પણ પેઠા કરતા બહી તો બધું જોતાની હાથે બેઠી થઈ ગઈ દાદા ભગવાન દાદા ભગવાન જોઈ રહ્યો ને તો પણ આપણે ગમે સાધારણ વાત કરી ને બરોબર તો તમે એકાદ કહ્યું કે દાદા હું મસીદ જે બોલવા મળી તો પછી ચાર વર્ષ હોય નિરાશ હા ડાક્ટરો શું થઈ ગયા છે મેં કહું આ બુદ્ધિ જડે એવું નથી આનું બુદ્ધિ ના ખેલ નથી આગળ દાદા આ ચમત્કાર કે નહીં આવા ઘણા દાખલા બને આપડે ઘણા તો એને આપડા લોકો ચમત્કાર છે મોટો ચમત્કાર નહીં આ તો મને આ પડ્યો એટલે યશ નામ કર્મ મારું અને કેટલાક લોકો યશ નામ કર્મ હોય છે એ કામ કરે તો એને અભ્યાસ મળે જ તમે હા એટલે મારું કે હા હું હા યશ નામ કરવું એટલે હું કશું કરું ના થાય મને યશ જ મળ્યા કરે માનતો નથી એને ચમત્કાર લોક છે પેલા બાળા વર્ષ નામ કરવું સમજે નહીં ને બોલે નહીં સમજે જ નહીં પાડે અને બોલે નહીં સાથે ના બોલે કે તો પછી એમનો વાત તૂટી જાય મેં ચમત્કાર કર્યો એટલે મોટો દેખાડો પડે એટલે મારા સંદાસ જોયું છે ને તમે સંદાસ જવાની શક્તિ નહીં ઘણો ચમત્કાર કરે છે આવું હું કહું નહીં ત્યારે મેં તો વખાડી માં ખોલ્યું ત્યારે શું જાય કરે હા લોકો ચલો સીએ છે તમારા ભાઈ થાય કે કોણ સીએ સાથે કરતો છે મુંબઈમાં મુંબઈમાં ચાતો ને કામ એ તો ઈશ્વરભાઈ તમને આવ્યો ને તમારી પાસે પાંચાલ ઈશ્વર પાંચાલ મુલુંડમાં રહે છે તે મુલુંડમાં હા તો તમારી નાતનો હા હરકિશન હશે હરકિશન હરકિશન મિસ્ત્રી એ જે હોય હરકિશન હા એ ચાદરે કામ હા હા એને ઓળખું ઓળખું હરકિશન ઓળખું હા એ મારા ભાઈ નથી પણ એ અહીંયા જ ના છે અમારા ગામમાં છે હા એટલે નિશ્ચિતે ઘરમાંથી બહાર નીકળી અને આ રોડ છે ને તે રોડના રસ્તે બે હતા એટલે પછી હું ત્યાં ગયો ત્યાં ક્યાં ના રોડ બેઠા છો ત્યાં ઘરમાં હોય બે દર્શન મોડા થાય ને કે બે મિનિટ મારે મોડા થાય હું શું બે મિનિટ કહું કે જબરામાં હોય જનકરામાં વાત કરવા એટલે પછી આમ ત્યાં ગયો ત્યાં ચોટી પડ્યા આમ દર્શન કર્યા ચોટી પડ્યા હવે સિત્તેર ઉંમરમાં આથામણ થયા કરે એટલે મેં શું કર્યું કે ઉપરથી ઉભો ગયો આમ ધબૂકો મારે પાછળ તે બાર વર્ષનો તો દુખાવો ઉડાઈ ગયો <laughs> આખા ગામમાં કહી રહ્યા બિચારે અને હું વડોદરા જતો રહ્યો આખા ગામમાં અમારા ગામમાં કહી રહ્યા કે આ દાદાજી બધે ધફો માર્યો દાર હું દુખાવ છું એટલે લોકો બધા જેને દુઃખ થતા હોય ને તે પાછા ટિકિટો લઈને ગયા તમે એક જ રસ્તો ખાલી રાખેલો મેં કે ભાઈ જો એ ધપ્પો મારે મચી ગયું એનું કાણ જુદું છે કઈ મારા નતા મારે ફાંકી ખાયો ભાવ છે સંદાસ થાય છે હું ફાંકી લઉં છું દાદા તમે બે વર્ષ પર આવેલા અને જગનામ તો હા હા થયેલો એક માણસ કરોડ રૂપિયા ઇન્કમ વેચાતી નથી એમાં એક પૈસા નથી આવતો મેં કહ્યું બીજા અમુક કારખાનામાં છે તે સત્યની પૂજા કરવા દે અમુક કારખાનામાં છે તે દૈવનું એ કરીએ પૂજા કરવા પછી સિત્તેર લાખની હતી ગઈ તો થોડી મોડું દેખાવા આવ્યો ને પછી <laughs> તમે બે વસ્તુ આવેલા ને મારા મિત્રોને લાસ્ટ વેગાસમાં હાર્ટ એટેક આવેલો તે ભાઈ આજે આવતા છે આ એટેક તો વિષાદ થી આવે છે સંસ્થાના વિષાદ ને લઈને અને આ આનંદ થી વિશાદ તોડી જાય છે એટલે પરમાણુ બાજે ને ઉડી જાય બધા બધું પરમાણુ થિયરી છે બધી હવે સંસારના વિષાદ ને લઈને બધું થાય છે તોય પાછી ઉપાધિમાં કસમ કહે ને ઉપાધિમાં યાદ નિરંતર વિજન છે અમારા ઉપાધિન ના કરવું કાર્ય કરવું આપડે આખો દાડો કાર્ય કરતા રહેવું હાથમાં આવેલું કાર્ય કર્યા પછી મન મન જો મનના ગોળા કુદાડે એ મન ના એનો ભય દેખાય તો કે તાજે ખબર કે મારા દાદા છે માથે કહે છે કે આવું ચાલ બહુ હાય હાય હાય એમ કે મને હું પણ હાથે કરીશું બને બેન કહે છે આ વસ્તુ બને જ્ઞાન લીધું નથી ને જ્ઞાન લીધું નથી ને એને જ્ઞાન લેતું મળી જશે દાદા સત્સંગ ના નિયમિત આવે છે લોકો હા જાણ્યું ત્યાંથી સત્સંગ છે હા આવી પેલા પંદર હજાર આવે છે આ બધા ઘણા છે બધા બેન માંગરોળના એ તો માંગરોળના એ જૈન છે જૈન આ પદમા બેન એમના વાતચીત કરો બધી હા સુરેશભાઈ કઈ પૂછો વાતચીત કરો તમે સંભળાવો તો તમે જ સંભળાવો તમે જ કહો એમ કહો છે શું કરવાનું ખરેખર શિરીષ છે ખરેખર શું છો તમને વાંધો મારું નામ શિરીષ નામ શિરીષ છે હા નામ તો માય શિરીષ છે તમે પણ માય કે હાજી માઇક એનો તમે કોણ એક જાતની રીત છે એક જણ એ એક જાતની ઓળખાણ આપવાની રીત છે હા તમે કોણ માય નહીં નોટ આર તમે કોણ સિદ્ધાંત જ નહીં કોણ હા મારા હસબન્ડ છે મારા હસબન્ડ છે હા એ તો એ નહીં જાણતા તમે ખરેખર કોણ છે કહો એને તો જેવું દેખાયું જેવો વ્યવહાર થયો તે હસબન્ડ છે એ વ્યવહારમાં કહેવાય કે આ એ હસબન્ડ છે તમે ખરેખર કોણ છે ના તો પછી પતિ હું એનો પતિ છું મન ના સુધી ડાયવર્સ ના લેતા હજી તો ખરા ચક્કર ડાયવર્સ લે નહીં આ કાયમ કોઈ નહીં કાય પરમાનન્ટ નહીં પરમાનન્ટ કાંઈ આ પરમાનન્ટ નહીં પરમાનન્ટ નહીં પરમાનન્ટ પરમાનન્ટ નહીં આ ભાવમાં તો ખરું આ ભાવ તો ખરું હા આ ભાવ બોલતું પગે પગમાં ને કાયમ માટે ને કાયમ માટે તો છે આ ભાવ પછી તો આપણે બીજો બધો ખ્યાલ કેવી રીતે આવે બીજો ખ્યાલ કેવી રીતે આવે આ ભાવ નું ખરું પણ આગળનો બીજો ખ્યાલ કેવી રીતે આવે આ ભાવમાં જ લોકો રહેતું ઘણા લોકો દાવો થઈ જાય છે ઘણા લોકો મરી જાય છે આ બોલવું શું છે વાતો temporary adjustment all these relative are temporary adjustment and you are permanent જેટલું રિલેટિવ છે આ માટે દેખાય છે કોને સંભળાય છે બધું આપણા અનુભવમાં બહુ રિલેટિવ ટેમ્પરરી છે પરમાનન્ટ અનુભવમાં આવ્યો નથી જો પરમાનન્ટ અનુભવમાં આવે તો સર્વ દુઃખોનો ક્ષય થાય દુઃખો મળે પરમાનન્ટ અનુભવમાં આવે તો સર્વ દુઃખનો ક્ષય અત્યારે દુઃખ થઈ કે છે કોઈ જતું નહીં સંસારી દુઃખો તો છે ક્યાં ઉપાય જશે ઉપાય શું કે કેટલું જેટલી આત્મસિદ્ધિ અને ધર્મ ધ્યાન જેટલું થઈ શકે જેનાથી મનને શાંતિ ધર્મ ધ્યાન અને આત્મસિદ્ધિ આત્મશાંતિ આત્મશાંતિ જેટલી થઈ શકે એટલું હોય ચાલુ રાખવાનું થઈ શકે એટલું થઈ શકે એટલું ચાલુ રાખવાનું થઈ શકે એટલું ચાલુ રાખવાનું ના પછી શું કરવું પછી આખો દાડો ના રહી ગઈ શાંતિ તો પછી એના આખો દાડો જોઈએ આખો શાંતિ રહે આખો વાત કેમ નથી રહેતી આત્મસિદ્ધિ બોલો છો બધું બોલો છો પણ કેમ નથી રહેતી એ સવાલ તો આપણે બધા એટલે તમારા ખ્યાલ મુજબ કેમ નથી રહેતી એવી ભૂલ થાય છે એ નથી એ જાણવાને આવ્યા છે જ આ પદ્માબેન નો કઈ સવાલ છે તમારી પાસે જાણવા જ આવ્યા છે કે કેવી રીતે રાખવી કાયમની શાંતિ ખરેખર હું શિરીષ છું કે શું છે જાણવું પડે શિરીષ નામ છે તે આ કહીને ઓળખવાનું સાધન છે વ્યવહારમાં વ્યવહારને ઓળખવાનું સાધન છે કે ભાઈ સિરીઝ આ સિરીઝ ભાઈ સમજે ને પણ તમે જાણો કે સિરીઝ તો મારું નામ છે હું અને સિરીઝ જ બાયનો પતિ કહેવાય તમે ને સિરીઝ જ બાયનો પતિ આ નું નામ કરીને આ માથા તો ને એટલે સિરીઝ જ પતિ તમે ને એટલે તમારા અસ્તિત્વની તો ખબર છે માથી માથી પણ અસ્તિત્વ એટલે હું શું છું એ ભાન નથી તમે સમજ ને હું શું છું ખરેખર શું છું એ જાણતા નથી એને આ બધી ઉપાધિ છે આ દુઃખો બધા એના ભગવાન મહાવીરે કહ્યું કે પેરેન્ટ્સ રિયલાઇઝ કરો શું કહ્યું તો સર્વ દુઃખનો અંત આવશે નથી દુઃખનો અંત સર્વ દુઃખ નો અંતરાળ આવો છો કે બે દાડા ચિંતા બંધ થયું કરું સર્વ દુઃખ નો અંતરાળ સર્વ દુઃખ હા તો સર્વ તો હું કોણ છું ખરેખર તે જાણવું પડશે તો આત્મસિદ્ધિ વાંચ્યા પણ જે એમાં અક્ષર સમજ્યા હોત તો કામ થઈ જાય સમજણ પડે નહીં કરીશ નહીં સમજે થોડી કોશિશ કરીએ છીએ કોશિશ કરીએ છીએ કોશિશ કરીએ છીએ ના સમજણ પડવાની કોશિશ કરવાની ના હોય કોશિશ તો આપણે ચોપડીઓ લખવાની હોય કે બીજું કશું કામ કરવાનું હોય કે ડાયગ્રામ બનાવવાનો હોય તો એ બધા કોશિશ કરીએ ચાલે પણ સમજણ પડવાની કોશિશ ના થવાય સમજ તો પડે તો ન પડે એમાંથી કશું એટલે પછી લખ્યું છે ને રોકે જીવ પસંદ હતો સમજાવના કોઈ જોયો જાતે સમજાવના જીવ પસંદ હતો શ્રીમદ રાજચંદ્ર શું લખ્યું છે આત્મસિદ્ધિ લખ્યું છે રોકે જીવ પસંદ હતો પામે અવશ્ય નથી ખ્યાલ ને આત્મસિદ્ધિ લખેલું રોકે જીવ પસંદ હતો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે બાકી ગુરુ એ દોષ પ્રત્યક્ષ સદગુરુ યોગથી પ્રસંગ તે રોકાય અન્ય ઉપાય કર્યા પછી પાયો વીસ ગુણો થાય એમને બમણા લખો છે કારણ કે તે બમણો થયો પણ અત્યારે બહુ ઓછો વધી ગયો ભાવ ઇન્ફ્લેશન થઈ ગયું <laughs> હા ઇન્ફ્લેશન થઈ ગયું એટલે આ સ્વસંગ વખત છે તમે વાંચો છો તમારી સમજણ વાંચો છો કે બિલકુલ વાંચવાની સમજણ થઈ એનું પુસ્તક પૂરું નથી નથી વાંચ્યું પૂરું નથી વાંચ્યું તે ધર્મધ્યાન કશું કરો છો થોડું શું ધર્મધ્યાન કરો શું ધર્મ હા અમારા જે જૈનના તહેવારો આવે છે ત્યારે રોજ રોજ નૌકાર મંત્ર બોલે છે ભાઈ અને જૈનના તહેવાર આવે ત્યારે મઠિયા કામ વખતે કર્યા ત્યાં કે ચિંતા નથી હતી મળે છે શાંતિ શાંતિ મળે છે શાંતિ કાળે હમણાં કઈ ફરી અશાંતિ ના આવે એમ શાંતિ ધ્યેય તો એ જ છે ધ્યેય એ જ છે શાંતિ મળે એ ધ્યેય છે આવતી નથી ને એ શાંતિ આવતી નથી ને આજ બેન ફરી અશાંતિ ના થાય એવી શાંતિ આવે છે હા થોડી ઘણી આવી છે જૈન સેન્ટર નું જ્યાંથી અમારું શરૂ થયું છે ત્યાંથી આવી છે થોડી ઘણી એટલે હું કોણ છું જાણવું પડશે આ દુનિયા કોને બનાવી બેન ઈશ્વરે ક્યારે બનાવી તમે તમે જાણતા હશે ક્યારે બનાવી તમે સાંભળેલું છે આ ખરું ઈશ્વર કે વાંચેલું સાંભળેલું છે શું કરવા માટે બનાવી આ રમકડો અમારા ખબર નથી તમે સમજાવો હમણાં વાત કરી છે ને આપણે લાસ્ટ ભાઈ અચ્છા ભગવાન બનાવી નહીં છે હા હા ભગવાન બનાવી હોત ને તો કઈ સાલ બનાવી તો ખબર ના હોય પણ બનાવી એટલે શરૂઆત તો થઈ ગઈ છે ને સાર બનાવી જાય ને તો શરૂઆત હોય તે જયારે બિગિનિંગ હોય ત્યારે આંડ આવે ને આવે તો એમ ક્યારે આવે છે એટલે આ જગત ખરી રીતે સ્વરૂપ થયું નથી ને આંડે નથી અને અનાદિ અનંત છે કેવું છે અનાદિ છે કાળથી છે ને અનંત કાળ બનાવવાની જરૂર પડે એ નથી એની મેરેજ છે જ બરોબર ને એટલે ગોડ ક્રિએટર કે છે ને તે બાળકની ભાષા છે ભ્રાંતિની ભાષામાં સાચી રીતે કરી રીતે એવું નથી અને જો કદી ભગવાન જે ક્રિએટર હોય તો આ લોજિક વાળા શું કે ભગવાન જો આ દુનિયા બને તો ભગવાનને કોણે બનાવે પૂછે એટલે પાછું જવાબ આપવાનું મુશ્કેલ થઈ પડે કારણ બનાવનાર હોય તેને બનાવનાર હોવો જ જોઈએ એવો કાયદો છે એટલે આ બધા આ બધું પુરાવાથી ખાતરી થાય છે કે ભગવાન ક્રિએટર નથી શું કહે કારણ કે ક્રિએશન શાનું કહું છે કારણ કે વિજ્ઞાન થી થયેલું જગત આપડા ઉપર વાદળો આવે છે ને તો પહેલા તો એ લોકો કહેતા કે ઇન્દ્ર રાજા વરસાદ વરસાદ છે પછી દેવ લોકો વરસાદ વરસાદ છે કેટલાક ભગવાન વરસાદ વરસાદ છે નવરા બધા નવરા નથી ઉપર તે અહીંયા વાદળ વરસાદ કરી મોકલે એટલે હા એસ ટુ ઉપર ભેગા થઈ જાય અને વાતાવરણ જરા મળ્યું કે નહીં એસટીઓ હોય તો મેકર ની જરૂર ખરી ના જો મેકર કોઈ મેકર આપણે અહંકાર કરતો હોય મેં જ પાણી બનાવ્યું તો આપણે કે લે ભાઈ એસ શું નથી અમારી પાસે એસ ને ઓ બે છે અમારી પાસે એટલે બને તક ના બને એસ શું જવું તો ત્યાં શું બને એમાં સમજ આ બહેનો કહે અમે કઢી બનાવી તને કઢી બનાવી કે વસ્તુ હતી શું થઈ તો બનાવી તો ખરી ને લોકો ગરમ કરી ચૂલા પર મૂકી વઘાર કર્યો એમણે કર્યું ને બધું ચીલા પર મૂકી દે તો હાથ હારા હતા તેથી ને તે હાથે મૂકી ત્યાં મૂકી હાથે મૂકી એ જાણી મુંબઈ હા સમજાયા ના તમને સિરિયસલી તમે કઈ સમજાયું એટલે ભગવાન ક્રિએટર નથી આ જગત the world puzzle it puzzle થયેલું હવે તે કે છે તો સિરીઝ થઈ ગયું ત્યારે કે છે આ સૂર્ય છે તો દરિયાની ઉપર ત્યારે સૂર્ય હોય તે વખતે દરિયાને ફેરફાર થયા કરવા દરિયામાંથી વરાળ નીકળવા મળે ને તે વરાળ એ દરિયાની છે કે સૂર્યની છે ના દરિયો ઉત્પન્ન કરે છે કે સૂર્ય ઉત્પન્ન કરે છે વરાળ હા એકબીજાથી ગરમીથી ગરમીથી પેદા થાય સૂર્યની ગરમી સૂર્યની ગરમીથી પેદા થાય ને એટલે આપણે પૂછીએ દરિયાને કે ભાઈ વરાળ ઉત્પન્ન કરશે આગળ કારણ કે ના હું નથી કરતો હું જો કરતો રાતે રાતે જોજો મારા જો વરા ઉત્પન્ન કરવાની ખબર હોય તો રાતે તમે જોઈ જજો રાતે કશું ના કરતા તારે બધા લોકો દરિયો નથી કરતો સૂર્ય કરે છે આપણે સૂર્ય ક્યાં સુધી વરા ઉત્પન્ન કરી દરિયા પર આવીને કારણ કે જો હું વરા ઉત્પન્ન કરતો હોય તો પ્લેટો બધું શું થાય પ્લેટો ઉપર થાય હું થાય કે હું તો ઉત્પન્ન થતો એટલે આ સૂર્ય નહીં કરતો દરિયો નહીં કરતો બે ના ભેગા થવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય પોતાના ગુણો પોતાનો ગુણો પોતાની પાસે રહે છે અને વ્યતિરેક ગુણો ઉત્પન્ન હા વ્યતિરેક ગુણો ઉભો થાય ને હાજર પોતાના ગુણો સૂર્યના ગુણો પોતાના અન્વય છે દરિયાના ગુણો પોતાની છે આ બે ના ભેગા થવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય એવી રીતે આત્મા ચેતન અને આ બીજી જળ વસ્તુ ભેગી થાય છે ને આ વ્યક્તિ એક ગુણ ઉત્પન્ન થઈ જાય શું થાય એને વિશેષ ગુણ કહેવામાં આવે અને એને વિભાવ કહેવામાં આવે સમજો ને એ આ ઉભું થાય છે આ તો જાતે જોઈને કહીએ છીએ હા એટલે અમે કઈ માપવા જેવું નથી આ તમે સમજો ભાઈ ને હવે તે બધા શાસ્ત્રો અત્યારે એ ભગવાન ભગવાનને ઈચ્છા કરી કે છે કે આ જગત બનાવવા માટે તમે આ ઈચ્છા વાળો ભિખારા કહેવાય ભગવાન શું ન કહેવાય છે જ્યાં કઈ પણ ઈચ્છા હોય ને ભિખારો કહેવાય ભિખારી કહેવાય પણ તે આપણા લોકોને ચાલે એ ભગવાન ઈચ્છા કરી ભગવાન ઈચ્છા કરી ચાલે ચાલુ આપણે જે આવે તે કારણ લોકોને પરિચય છે નહીં છોકરાની ડોલરની એની બીજી આ પોણે બને ને કઈ ખાસ એની પડી નથી શું હા પડી ને હા ડોલર હવે લાવી દેવા છે અને કોણ રાજ કરી રહ્યું તે જ પડેલું છે બીજો એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે એમ કહીએ આ એવિડન્સ છે શું કહે વૈજ્ઞાનિક એવિડન્સ છે દુઃખ મટાડવા છે ને એ થોડા વધારે છે તે રીતે ઈચ્છા મટાડીએ મટાવી દો સર્વ કલ્યાણ બધાનું કલ્યાણ કરો તમારી શી ઈચ્છા છે તમારે સમજાડો શી ઈચ્છા બધા વાતચીત કરો સત્સંગની સત્સંગની વાતચીત કરો બધું કઈ પણ ભાગ લ્યો એમ કહે આ ભાઈની દીકરી ભાઈ એમના ભાઈ દાદા ની કે ના ને ઘસકો નહીં કરવા હા કરવા જેવા જ દાદા સાધુ હા સારા ભાઈ વનસ્પતિ એના સંતાના શું થાય સાણા તમારા એ કયા ગામના વનસ્પતિ આવ્યા સાઉથ આફ્રિકાથી ના ભાઈ જોનિસબર્ગ એ ભાઈ શું જગા છે મામા ફોઈના સિરીઝ બધું પૂછે તમારે ચિંતા બિંતા થાય છે ચિંતા થાય છે બંધ ગઈ થઈ ગયા નીરુબેન ફોન પર છે ટેલિફોન પર છે આપણે પૈસા વાપરીએ નુકસાન કરશે બેન ને બોલાવી પડશે કોઈ દાદા આવે બોલાવી તો ત્યારે શું નાખીએ બરાબર તું બોલાવતી નથી એ વટવારી છે એ ના બોલતા બોલીએ ના મારા પર ખબર પડે ને જે બોલતી ને આમ કે નથી સારો છે એમ કે મારા પર ખબર પડે બધા આબરી રાખવાનું ઘરે ને આપડી ગૌરી આબરી શું રાખવાની <laughs> કોઈની આબરૂ નહીં મળે દાદા શું કે છે કોઈની આબરૂ કોઈની ના કઈ શીખા નવી હાડીઓ કરીને આબરૂ રાખે જૂની ફાકડી હાડી માં તો આબરૂ ના રહે ફાટલી હારી મળે આ ગુરુ તે આવે બરાબર બરાબર ફાટલી સાડીમાં આબુ રહે એ જાતિ Your uh, status is not dependent on your clothes. It is independent. Muslim body, I think. Uh. નવી આબરી વધારી બેઠા બંને નથી દાદા બધા મહાત્મા ને એવું લાગે લલિતે આટલી વધારેલી હતી એમના બૈરા ગયા ને વાર ગયા બીજા બદલાવ ઘણી વખત આટલી મીઠે રાખે ગરીબ પીસે કરે હું આમ ક્યાં કરે એક કોઈ દાદા એક નથી ગમે બરકત ને જેવી ઠેકણ ના થાય પાંચ દસ વર્ષે ધ્યેય બદલે થોડો થોડો અમે ક્લીન છે અત્યારે ચોથેડ છે ક્લીન તો મને છે તમે પેલા મીઠો રાખતો હતા દહી રાખતો હતા એવું એક જ જતી આ તો બે વાગતા મિસ્ત્રી કશું ચોખ્ખું સાફ આબરું વધારે નવું લખડું નવું લખડું નવું લખડું ત્યાંથી શું ફાયદો ફાયદો તો ત્યાંથી કરું છું એ કઈ સમજાતું નથી કેમ આવ્યું એ કઈ સમજાતું નથી એ કઈ સમજાતું નથી ફાયદો તો પહેલેથી રાખ્યું તો ફાયદો હતો ફાયદો મળી ગયો રસ્તામાં ખબર નથી પડતી શું છે દાઢી તો ક્યાં સુધી શોધે જ્યાં સુધી કાળી હોય તો હશે નાખો દાદા નકા હાય હાય હાય જે એક પોતાનું રાખો દાઢી રાખી જશે રાખી કાયમ માટે હવે હવે એમને જે રાખ્યો છે કે રાખવી છે તમે શું ખોટું છે હવે એમને ધ્યેય રાખ્યો છે કે રાખવી છે તો શું ખોટું છે આમાં કશું ખોટું કશું હતું નથી પણ એ ધ્યેય પાછળ થોડા બદલી નાખે બે ત્રણ વર્ષ પછી કાઢી આમ રાખો તો આમ રાખો આમ રાખવું તો મારો ત્યાં સુધી રાખવાનું કાયમ રાખો ને પેલાના ફોટામાં જે દારૂ કે ના હોય અત્યારે દારૂ તો લોકો છે આ નહીં પેલા નહીં આ બીજા કોઈ લાગે આ બહુ <laughs> આટલા પછી કઈ નાખે કાઢવા ગયા નથી આડી જરા ઊંચી ઊંચી થયા કરે ઊંચી ઊંચી કાઢું કે નહીં કાઢું એમ આ એ જે હોય ને આ એ જે હોય કાપી કાપી કાઢવા પડ્યા માની જમવા ના એવા કાપી કાઢવા પડ્યા કોઈ જન્મ થતા માને દુઃખ થોડો નઈ આ લોકો <laughs> ને આપડે બધા આપડે બધા દુઃખ આપ્યું ને તો એનું મનમાં વેર રાખે કે રિયલ દુઃખ એટલે આ બદલો લે જે જે રસ્તે બદલો ઘરમાં આવીને આડો થાય શું કે આ બધા આમ સીતરે આવે છે પાસે આ સીધો રહેવા દે મફત અને રસ્તો આવે ભાઈ મફત રહેવા દે દાદા અમેરિકામાં હવે પાંચ માંથી એક ડિલિવરી આડી નીકળે હે અમેરિકામાં પાંચ માંથી એક ડિલિવરીમાં સિઝેરિયન કરવું પડે દસ પાંચ માં એક બહુ આડા થઈ જાય છે અહિયાં છોકરાઓ જન્મે ત્યારથી આડા બધા અહીંયા આવે છે કચરો માલ માને દુઃખ ના દે બહુ મહેનત જાય મફત માં ભાડે રહેવા દો કેમ એવું મફત માં નવ મહિના ભાડે કોણ રહેવા મફત ભાડું આપ્યા હતા પાછું ખાવાનું પાવાનું સાથે બધું બધું ખાવાનું રહેવાનું બધું બધું પણ પાસે ના રહે નીકળી જાય દુઃખ માગતું લેવું વસ્તુ એક બેન પેલા સોળ જણી છે અત્યારે ચંદ્રકાંત ભાઈ ચંદ્રકાંત મારા શું નામ ચંદ્રકાંત આપડા ચંદ્રકાંત ભાઈ આપડે બચી ભાઈ બચી બીજો ભાઈ છે ને બે બી જન્મવાની તે પછી મને કહે આવજો કે દાદાજી કે છે તમે આડી થઈ છે તે પણ દાદા નસીબદાર કેટલી કે તમને પહેલી મળી ને અમે તો પચાસ વર્ષે તારે નથી કાર્ય કરતા અહીં અહીં અહીં પુણ્ય છે પુણ્ય પુણ્ય એ તો જ્ઞાની પુરુષ મળે ક્યાંથી જ્ઞાની બુદ્ધિ વગરના જ્ઞાની એ બે અજોડ કહેવાય જે જોડી ના હોય તે ક્યાંથી ભેગા થાય બાળક કેટલું નથી બાળક જન્મ ટાઈમ સાથે તમારી પાસે ભેગા થાય કલ્યાણ કરીને છે ને થઈ ગયો વિરાટ માં ત્યાં ભાઈને મળ્યા હતા ને તમે કહે છે તેમાં જાત જાતની આડે હા મને છે કે આનંદ આવતા ત્યાં લોકો મારી ફૂકીને આડી મારી કાઢી નાખી સીધો થઈ ગયો તમે તમે અમારી કાઢ નાખો તમારી કાઢવી પડે શું થાય છે <laughs> દાદા દાદા આ બધાને પ્રસાદી આપી દે તો બધું આડાઈ નીકળી જાય નીકળી જાય આડાઈ ને દુઃખ છે ને બધા દુઃખ આડાઈ ને જાત જાતિ ગુજ છે જીવનમાં સામાયિક કરીએ છીએ ને સામાયિક એ શું છે અને શા માટે કરવાનું સામાયિક ચાલુ વ્યવહાર વ્યવહારનો સામાયિક છે ને તે આ મન ભૂત બાર ભટકતું હોય તે ના રહે એક બાઉન્ડ્રી કરે આટલામાં એવી પુસ્તકો વાપર્યા કેવું છે બહાર જાય તો સાચું બોલાવી લેવાનું અને નહીં તો ભાઈ બાઉન્ડ્રી જોઈ ભેગું કરી અને પછી કશે કોઈ કોઈ ધ્યાનમાં બહે એક વસ્તુ પર અને પછી બહાર જાય તેને આ ચોઈસ કર્યો મન આમ જાય તો આમથી બોલાવી આમ જાય તો આમથી બોલાવી પછી નહીં પાડે એટલે પેલા મન એ વ્યવહારનું કામ અને સામાયિકનું સરળ અર્થ શું આત્માને ક્ષમતામાં લાવવો તો તે આપણે આત્માસન છે એ સામાયિક આપણે સંભાવ નિકાલ કરી છે સામાયિક પણ સામાયિકમાં શું થાય અત્યારે આપણે તો આત્મા એટલો જુદા રહેવું જોઈએ અને આ જોયા જ કરવું જોઈએ બસ એ સામાયિક આપણું આ જોનાર બે જુદા જુદા જ હોય ફિલ્મ એટલે જોવાની વસ્તુ દ્રશ્ય અને જોનારો એટલે જુદા હોય એટલે જુદા તરીકે રહેવું છે સુલભ જયા તરીકે પછી બાબો એની પછી ગબડ્યો એ ગબડાયાની પછી એ નહીં કરવાની ગબડેલો જુઓ પછી બાબો ગોળ કરે એ ગબડી જાય શું છે બાબો ગબડ્યો જુઓ બીજો એ ગબડી જાય ને ગબડી જવાય દાદા ભૂલી જાય લોકો ભૂલી જાય એ શું ભૂજવું મેં તારું કપાય તારા હાથમાં ભૂજ્યો મેં શું ભૂજ્યું ભૂજવા સારું પ્યાલા જન્મેલા એટલે પૂછ્યો વ્યવસ્થિત જોયું એમ કહી દેવાનું અને વ્યવસ્થિત સપ્લાય કરે છે ને ઓળખ છે ભગવાન યાદ રહે ને એટલે પછી ભગવાનને પૂછ્યું કે હા આની પર ઓમ નગર નથી હતા કે મને આપી તો ક્યાં પગે છે નહીં મને બે હાથે પોતા પાયા છે એટલે જૈનને શીખવાડ્યું મને કે શું કરવું અમારે આવું થઈ જાય કે શું કરીએ કારણ કે બુદ્ધને આમ કહેવાય આમ બહાર અમે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ત્યારે જવું હોય તો જજો રહેવું હોય તો રહેજે કે અમારી ઈચ્છા નથી શું કહ્યું અમારી ઈચ્છા તને કાઢી નીકળવી નથી તારે જો જવું હોય તો જજે ના રહેવું રહેજે અમારી ઈચ્છા નથી એટલું કેવું આપણી ઈચ્છા છે એવું તો દુસરે થઈ ગયા ગુનાગાર મારીએ આપણે જરૂર છે પણ પછી આપણે ત્યાં અંદર જઈને પછી કઈ ના દેખાય આપણે કઈ આપણે થયું જોઈએ થઈ ગયું એટલે ભણગર નહીં ને બરાબર